ઇફેક્ટિવ છે મને પછી મળે કરવું ભાઈએ તો જવું થાય ભયું નહીં ત્યાં સુધી આપણે ત્યાં પેલા વૃદ્ધ ઋષિ હોય ને ગળ્યામાંથી તે આવ્યા ઇસ્તેર તે કે તું ભાઈ ડાક્ટર ભાઈ તમે બેઠો આ કામ તમારું નથી આ આ કામ અમારું છે ડાક્ટર અમને એમ કે મને લાગ્યું કે દવાની પેટી નથી કશું નથી આપણે આપણે ખેતરે ગયા છીએ ખેતી બેટી નથી ને નહીં તો મરી જાય એટલે એ મેં કબૂલ કર્યું નથી એનો ઇફેક્ટ છે એવું એ ખાસ રિવોર્ટ હતા તો જો કંઈ ઇફેક્ટ હોય ખરી એમને કહ્યું કે કોઈ પણ પહોંચો એની હોય ખરી जिम्मेदारी करी तो क्या है वो जब તે કોજીનું પદ એટલે મેં કીધું કોજી આટલા હતા કોજી જે ઇફેક્ટિવ થયા અત્યારે મોહમ્મદ વળી કોજી ઉત્પન્ન થાય જ્યારે કાર્ય કરે છે રડે છે જ્યારે ગળું નાખે છે ત્યારે મળું બધા છે દ્વેષ કરે છે શું કરે છે અને જયારે વિશ્વ આપે છે ખુશ થાય છે રાગ કહે છે એ રાગ ને સુધી કરે શું કરે હા કોજી છે રચના ચાલ્યા જ કરે આ રચના નિરંતર ચાલ્યા જ કરે કોજી આ નહીં ખોલી નાખે તો રમત કરીને આપણે ત્યારથી કયો ભાગ કરીને પણ કોસ કરીને ના બસ કરીને ઇફેક્ટ લોકોની થઈ જાવ કરી ન કરતા ભાવ It just happened. Huh? It just happened. It happened. It happened. I, it happened. It happened. It happened. હું કરું જાણવાથી આપણને બહુ રોગો લાગતો નથી ઇગોઇઝમ ગરમ ગરમ પડી જાય ઇગોઇઝમ નરમ પડી જાય પણ ઇગોઇઝમ ગાડી છોડે નહીં ઇગોઇઝમ ગાડી છોડે નહીં જ્યાં સુધી ઇગોઇઝમ ગાડી છોડે ત્યાં સુધી કોલેજ બંધ થાય કોલેજ એ ઇગોઇઝમ જ ધંધો કોસ્ટમાંથી ઈગો પણ ઘરે જતા શું હશે ને એટલે કે નહીં વારવાર હશે મને એને લખી કોઈ બહાર ઉતારું નથી ભગવાન કહી જાય એવડું નાનું છોકરો કેટલી હદે કરે છે એને લખી કોઈ બહાર ઉતારું નથી એટલે આરતી બંધી જાય એ ઉપાય કરા કરો નાગરિક આપે દીકરી થઈ પછી મારે છોકરા વિચાર નક્કી કર્યું હા મને બનાવ્યો બધા ખૂબ એને ઉડાવી ત્યારે પાછો એની વાતો અને કે ત્યાં છોકરા છે બહાર વસણ છે આ તો એટી પ્લસ થ્રી બધું શીખી ના એટી ફર્સ્ટ ફ્રી પંદર વર્ષના રોજ પર ગઈ ઠીક છે આ એટી ફર્સ્ટ ફ્રી પંદર વર્ષ છે તે પાછી જાય કરે ભાગની હતી તો નહીં જાય કરે નથી નથી ચાર પંદર વર્ષ નથી ગઈ ભૂલી જાય આપણે જયારે બંધ કરો ત્યાર બંધ કરી તમે ભલે નહીં કલાકે વાત રેડિયો થાય શું કહેવું દે કેટલું કઈ ગયું એમ છે પૂરેપૂરા સમજી ગયા પૂરેપૂરું અને રાંધાપુરા રેકોર્ડ જય સચિદાન આ ખરા કે ખોટા લઈ ગયા બધું લઈ ગયા પણ એની દુનિયા ઉતાર હતી ને દાદા ખરાબ લાગે વિનેશ કરવો જોઈએ લીડિયર મેમ ઉતાર તે ભરતી જીવું જે બધા કરે સતત જાણ થાય તો એ દુનિયાની વાત નહીં ભય અને આ તો એ નહીં દાદા જોડે એમને વ્યક્તિ તમે શાંતિથી કીધા એમને ખૂબ આનંદ આવ્યો આજે આપણે નહીં ઘણી વાત હોય છે ભગવાન કરે ભગવાને અને મસ્તી આવે મસ્તી મનોરંજન પણ મસ્તી કહેવાય આનંદ આનંદ અને તે મસ્તી ના નિરાકર પ્રકાશ પ્રકાશ થોડી પ્રતિ હા તમે તો વિનયકાંત એમનું નામ વિજયા છે વિદ્યાકાંત વિદ્યાકાંત તો તમે ખરેખર વિદ્યાકાંત છો બીજું કહી શકો વિદ્યાકાંત તો બીજું કહી સંસારમાં એક ગણત જણ મારે મારે બસ રીતે આમ બેઠે જણાય પોતાનું દસ તો હે થોડા બાપો આ કાર્યમાં કેટલાય માણસ એ ઊંઘી જાય છે ને પેલા પૂજા કરતો ને તમ તોડી તોડીને અમે નાખ્યા એકદમ લગાય નહીં ફૂલ તોડી તોડીને નાખતો નિરંતર સમાચાર તમારી વપરાય છે ને સમાજ થાય છે એ તો લૌકિક સમાજ છે સમાજ જ ના કહેવાય આપડે લોકો આવું કોઈ થવું જોઈએ મને થતું નથી માટે આ સમાધિ મને આવું થતું નથી એ કોઈ મનનો લેર થઈ ગયો આનંદ આવે છે તે બહારનું બધું ભાન રહે છે એ થતી નથી તમારી નિરંતર જાગૃતિ છે નિરંતર જાગૃતિ સમાધિ ના એટલે હેન્ડલ ભરાવી સામાજિક નાક ભરાવી સમાજ કરે છે મારે આ છોકરા ના ખરાય મને સમજ ગયા બધું કરી છોકરા કરતા આપણે બોલે છીએ છોકરો સમજે કે આ કરવા જઈએ છીએ મને આવું કરે તરત બધું કરે દરેક ના અને આગળ હેન્ડલ મારી મને નાનો એક માણસ શીખવાડ્યો ગરમી લાગતી સંભળ ને સંભળ શું કરીએ આમ આપવાના હતા તૈયાર હોય છે તમારી સહજ અને તમારી કેમ કે ઉપાધિ રહેશે તમારી કેવી હોય મન વચન કાયમ ઉપાધિમાં જ સમાધિ રહે એમનો સર સ્વાગતની ઉપાધિ કે સંસારમાં તો કયા ફરક જીવન આપણા શહેરના એનો અને ભરી રહે ના ઉપાધિમાં જ સમાધિ તકલીફ માં આવ્યા છે ને ઉભો થયો તો તારું દર્દ કરવા સગડી પાસે બેઠો ને એટલે તારું નામ રિલેટેડ જ્ઞાન રિયલ નામ કાયમી તારી ધાબળા બાબુ બધું જોઈએ નહીં એટલે સુનો બધા ધાબળા બાબા લોકોને આપી દીધા આ મારી જરૂર ના કેવી સમાધિ બધા છે આપણો અનુગ્રહ છે હે આપણો અનુગ્રહ છે આ જ્ઞાન અનુગ્રહ ને જ્ઞાન ત્યાં પાણી છાંટવું પડે બેઠા વસ્તુ ચાર પાંચ થાય ત્યાં સુધી પાણી છાંટવું પડે પ્રોટેક્શન તો વાદળીનું મૂક્યા બકરીઓ ખાઈ નાખે કોલો ઉગ્યો એટલે બકરીઓ ખાઈ જાય ગાયો ખાઈ જાય શું થાય આપને કહ્યું તેમ આપનો અનુગ્રહ જોઈ છે તો બધું થઈ જશે એમને એમને એમ ન થાય આપનો અનુગ્રહ છે આપનો અનુગ્રહ છે તો બધું એમ જ થશે પાણી આવીને છંટાવી જશે કૃપા દર્શવાની છે ભગવાનને એ કામ છે આત્મા તો આવવાની આવક તો એ છે તો પછી એ વાક્ય શ્રીમદ રાજચંદ્ર બોલ્યા જે પદ કહી શક્યા નહીં તે પદ શ્રી ભગવાન ભગવાનની બોબડી બંધ થઈ ગઈ શબ્દ ના હોય કરે છે ચંગના વાળું જ્ઞાન કેવું એટલે પેલો બેન મારે સાહેબ જાણવું છે તે લે મારા હા તાકર બહુ વસ્તુ ઘણી દિવસ રખાવી જેવી વસ્તુ જ ના કેવી સનાતન વસ્તુ કેવી વિચાર નહીં ચક્રવર્તી પર છોડી દે તો એ ના આવે એ પદને પદને જોડે બેને નહીં પકડતું આપણું પુણ્યાનુબંધ નિપુણ જાગ્યા છે ત્યારે પાછળ પુણ્યાનુબંધ નિપુણ આ પાપાનુબંધ નિપુણ તો બંગલા લોકોને બહુ મજા આવે આ લક્ષ્મી પાપાનું નિપુણ કે છે પાપાનું તે બંગલો ઉભો એને કહ્યા એ બંગલાને કહે નહીં બંગલો એમને કહે પધલ અને તેમાં આ પધલ સોલ્વ કરી આપીએ ને એટલે તમે પધલ બંધ થઈ ગયો તમારે અને આખા જગત પધલમાં સોલ્વ થયેલું નથી એટલે આખો જગત પધલમાં ડિઝોલ્વ થઈ ગયું એ એવું છે ને ફર્સ્ટ સ્ટેન્ડમાં આવવું જોઈએ સેકન્ડ સ્ટેન્ડમાં આવવું જોઈએ થર્ડ સ્ટેન્ડમાં આવવું જોઈએ તે પ્રમાણ છે વિગતવાર પણ જ્યાં છૂટવું હોય તો આવવું જોઈએ ફાઇનલ છૂટવું હોય તો એક્ઝેક્ટ શું ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ જે લોવર સ્ટેન્ડર્ડ છે તેને માટે અવેરનેસ જોઈએ શું જોઈએ અને લોઅર પછી ફોર્થ ફિફ્થ સિક્સ એમાં તેમાં પોતે ડિઝાઇનનેસ પડે અને મેટ્રિકમાં એલર્ટનેસ અને પછી આગળ શું જોઈએ એડજસ્ટમેન્ટ એલર્ટ એટલે in work corner exactness every corner with centre every corner with centre with બધી બાજુ એમનું એટલે દરેક ને કેટલાકને એવેરનેસ જોઈતું હોય કેટલાકને ડિવેરનેસ જોઈતું હોય કેટલાક એવેરનેસ કેટલાકને એક્ઝેક્ટનેસ અને એલર્ટનેસ જાતિ એ ગુનો છે પોતાના શરીરમાં બરોબર એટલે લોકો ભગવાન એ જગ્યા છે તે બરોબર બહાર બોલે પણ તે જોડે આપણે આખું કરીએ તો કેવી રીતે ભગવાન અરે તમારા ફ્રેન્ડ માટે નથી આ આ તો હાયર સ્ટેન્ડર્ડ કોલેજના કેટલા બધા લાસ્ટ કોલેજ ફર્સ્ટ ધોરણ થાય ને થાય રોજ કાઢી થાય પ્રગતિ છે કે મારી પ્રગતિ એવી છે તમે મનમાં ખોટું ના લગાવશો બીજી કોઈ નિર્ભરતા નહીં તો ખોટું ક્યાં છે એવું ચોખ્ખું કહે છે એ મારી પ્રગતિ જેવી છે હું જાણું છું તમે જાણો બીજી કદી નથી એવી મારી જે મારો આંતરિક દખલ ના છે મને ઉપરની દખલ ચાલે ગાવ એમ કરતો તો ચાલે હું જાણું છું ઉપરની દખલ એટલે તો અનિવાર્ય છે અનિવાર્ય અને નિવાર્ય છે અંદર કોઈ દખલ ની કિંમત નહીં મને અંદર ના અંદર જુદો પડ્યો એટલે થઈ રહ્યું એવી જગત ઉભું થઈ ને એમ તમને સુપર બહુ સુંદર એપ ટુ ડે પછી મસ્કા મારો પડે મસ્કા મારો પડે ત્યાંથી તું અંદર ગુડો મસ્કા કેમ મારું છું કે પ્રેમ મને મસ્કો બે અલગ વસ્તુ છે અલગ વસ્તુ પ્રેમે ઓળખાય મસ્કો મસ્કો લાગે છોકરો ચાર લોકો ને સારું મસ્કો ચોગડવો વાલજીભાઈ કોઈને મસ્કો ચોગડ્યો નથી એના પ્રેમ આશા નહીં માટે આશા જોઈએ છોકરા હાલ કર્યું તે છોકરા લઈ લીધું છોકરા લઈ લેશે ને આપે વાત છોકરા છોકરા આરામ દેવો બધા બીજું તે મોકલી આવે બીજું મોકલી આવે હા તમે પંદર <laughs> નાસ્તા કરતા નથી કોઈ જગ્યાએ નહીં માગનારો ભિખારો કહેવાય માગવાનો હોય તૈયાર કરવાનો ઉદ્દેશ થાય પછી મહેનત તો કરવી પડશે આપણે તૈયાર થઈ ગયા મંદિર આફતર મંદિર છોકરાઓ તૈયાર થઈ ગયા પછી ગામે ગામ મોકલવાના જાઓ તો પણ નિરંતર દાદા ને સાનિધ્યમાં રહે તો લેબર કોન્ટ્રાક્ટ આપી લેબર કોન્ટ્રાક્ટ છે લેવલ કોણ ઝડપી થઈ જાય લેબર કોન્ટ્રાક્ટ અમુક ટાઈમમાં છ મહિનામાં તો ઝડપી થઈ જાય લેબર કોન્ટ્રાક્ટ આપો કે છ મહિના બાર મહિના કમ્પ્લીટ કરી આપે બિલ્ડિંગ તૈયાર સુખદાયી હોય તો એને સંજોગ <coughs> સવડો થાય ને જગત ને પોતે સુખદાયી હોય તો એને સંજોગ તો સવડો મળે ને એને સંજોગ પછી સવડો મળે ને મળે ને બધા જગત નો સુખ આપે એને બધા જ બધી જ લીલી જંદી લીલી જંદી ક્યાં જાય જગત ને દુઃખ આપ્યું કે તરત પર હેત કરી દે ફરી બાજુ મારે ગઈ શું થાય પછી દાદા રમણ થઈ કે હા મારે આવે ક્યાંથી આપ નવા નીકળી આપ્યા એક એકથી ભાવ ઉઠી ના હજુ એક એકથી ભાવ એનું જાણતા નહીં મને કહે છે સાહેબ કમ્પ્યુટ થયા પછી કલ્પના પણ થાય કે સાહેબ કમ્પ્યુટ એટલે શું સમજવું એમ બોલ બોલ આપણે એટલે એકડે એકટી આવે ત્યાર પછી ગુણાકાર દાખલા શીખાય બાબા ને કહીએ ત્યાં આગળ બધું છે શું કામ ને સમજતા આવીએ છીએ દાબત તો હતો જતો એવા એ પોતાની અંદર ઉતરે તો હજુ કામ છે છાયક તો સમજતા હશે છાયક તો સમજતા હશે ને છાયક યાદ ના જૈન નથી બરાબર પણ કરી તો માર પડશે ચાલુ કરીએ ચાલવા એ તો છ મહિને આવે તો આ વ્યવહારની વાત પોતાની જાતને કશું ખબર નથી આ તો આમાં તો કહ્યું ને તરત ખબર પડેલી કે આવું થશે આમાં તો કહ્યું કે તરત ખ્યાલ આવેલો કે આવું થશે નવીન ને કહ્યું ને કે તરત ખબર પડેલી કે આવું આ બોલ લોચાવા ગયા આપણી પોતાની મેરે કઈ ખબર ના આ જાતે જ ખબર પડી આ જાતે જ ખબર પડી નવીન ને કહ્યું ને કહ્યું એટલે પછી કહ્યું છે ચેત્યો ચેત્યો એટલે પાસે જોયું છે મેં નવીન ને કહ્યું ને પછી તરત બસ થાય કે ભૂલ થઈ એમ ભૂલ થઈ સુધારે ખબર પડે પછી ત્યાં જઈને આવી ગયો ને પછી તો ત્યાં જઈને પાછો આવી ગયો ફરી ગઈ ગુજરાતી ફરી ભૂલ ખબર પડી હોય કે પછી તને બહુ મારી ખબર પડી આગલા દિવસે જ ખબર હતી કે આ લોચા વાગી ગયા આગલા દિવસે જ ખબર હતી કે આ લોચા વાગી ગયા આ ભૂલ થઈ એમ આગલા જોતા જ ખબર પડી ગઈ થઈ ગઈ ખબર પડી એ તો તટભાઈ નાખે ને ખબર પડી જાય જઈ આવે તો એટલા ભાઈ એવું શું થઈ જઈ આવે જયા નથી બગડી મારો વિચાર થયો હતો પણ હવે ફરી કરજો હું આવું જ તને જો જાગૃતિ આવી તને જ આવી એટલે હું મુંજાનો કાળ શું કરું પછી બીજા દિવસે મહેનત કર્યું સવારે એટલે હું ભાઈ મને સોલ્યુશન ના મળી તો શું કરવું એટલે બે સવારે મહેનત કર્યું કે આવું થયું શું કરશું મહેનત કે મેં ગોઠવેલું તમે વચ્ચે માથું કેમ માર્યો તમે જાઓ હું ના જાઉં કે ચાલુ કરીએ ચેકઅપ છોડીને ચેકઅપ બધા છોડીને ચાલુ કરીએ ચેકઅપ બધે બધે પછી પણ ધ્યાન કાકા ધ્યાન હા મામા બદલ તો છોડી મને કહેતો નવી જાત નહીં કેટલી કરી એવું જ છે અંદર તો અંદર તો કયા પ્રમાણે ચાલે છે કે નહીં ચાલતું રાખે છે સારું ચાલે ખબર પડશે ભાન થતું થાય ગુરુ તારે હું જ્ઞાન ભૂલમાં ચાલ્યા કરે માણસ ભૂલમાં જ ભૂલના સત્ય માની ચાલ્યા પછી પોતાને વેદન આવે ત્યારે પછી વિચારે આમ કેમ થાય છે તાર પછી ખબર પડે વગર વેદને ખબર પડે તાર એ જ્ઞાન પ્રગટ કર્યું આ જ્ઞાન ને આ જ્ઞાન એવો ભેદ પડી ગયો ના કે ના કે ખબર પડે કે ભૂલ અટકે ભૂલ અટકે ના અટકે માફી જ છે ભૂલ ખબર નહીં પડતી તેને માફી ના અટકે નો સર બેભાન પણ માફી બેભાન પણ માફી નથી માફી નથી ભ્રાંતાથી દૂર થાય એવું એવું બેભાન પણ એવું કેટલીય એટલે અમુક બાજુમાં ભાન ઉત્પન્ન થયું હોય બાકી કેટલી બાજુ બેભાન પણ રહેતું હશે તો ત્યાં ભૂલા થયા કરતી હોય કરે પ્રયાસ એ પણ છૂટે અને ભૂલ દેખાય એવું સી રીતે બની શકે જાગૃતિ આપી જાગૃતિ બે ભાગત જુદા પડ્યા કરે જે ગયા એના બે ટુકડા જુદા જ થયા જાગૃતિ પોતાની હાથે એટલે આ જ મુખ્ય વસ્તુ કીધી મુખ્ય વસ્તુ જ એટલે ભૂલ એટલે જાગૃતિ આવે કીધી અને પેલું ભૂલ ભૂલ થઈ જવી એ આ બે ભાગ જુદા ના પાડો એ ભૂલ થઈ ગઈ કહેવાય ના એ ભૂલ છે એ જ ભૂલ કહેવાય આવી જાગૃતિ જ જોઈએ કોઈ બિલ સૂક્ષ્મ માં સૂક્ષ્મ ના જાય એમાં વિભાજન શેનું કરતું હોય છે બે ભાગમાં બે ભાગ નું વિભાજન શેનું પોતાની હાથે વિભાજન થાય હા પણ બે બે શેમાં શેમાં વિભાજિત થાય ઉદ્ધમ પુદ્ધ માણસ તો આ તો આ તો સૂક્ષ્મ જાગૃતિની વાત થઈ આ સૂક્ષ્મ જાગૃતિ અને આ સૂક્ષ્મ માં જે ભૂલો થતી હોય અંદર પરિણામ ને જુદા રાખવા એવું સાધું તો બીજું કયું સ્કૂલ રહ્યું ના એટલે આ વ્યવહારમાં એટલે સામાન્ય વાણી વર્તન થી અડચણ થઈ જાય દુઃખ થઈ જાય એ કેટલી બધી એ ગણતરીમાં નહીં લેવાનું એટલે અંતર જાગૃતિ આ બે પરિણામને જુદા પાડ્યા કરવું એ મોટી વસ્તુ કીધી એ તો સ્થુલ અને કચાય ભાવ પડે કચાય થી ચેતન કચાય ભાવ પૂતર હોય ચેતન જુદું પડી જાય એ સૂક્ષ્મ માં ગણાય એ સૂક્ષ્મ અને સ્થુલ માં એવું સ્થૂળમાં કેવી રીતે પૂતગલ અને સ્થૂળમાં કેવી રીતે જુદો પાડે હા ભોજન દેખાય એટલે એટલે વ્યવહારમાં જે બને એમાં ભૂલો હોય એ બધી વસ્તુમાં એ બધી જોવી જાણી એ એ જાગૃતિ ને એ સ્થૂળ જાગૃતિ અને સૂક્ષ્મમાં એટલે કશાય કશાય પરિણામ પૂતગલ ને થતા હોય કસાય એકલા લાગુ થાય કસાય માં શું શું સમજે કસાય પૂતગલ ચેતન બેસવું પડશે કસાય પૂતગલ માં જતા ચેતન ચેતન એટલે કશાય ઉદ્ભવ થવા એને પૂતગલ પરિણામ માને જાણે એવું કસાય નિમિત્ત પરિણામ ઉભું થાય પછી એને આ જાણે એટલે જુદું પડી જાય પછી પૂછતો પડી જતું ત્યારે એમાં ચેતન ભાગ છે મિશ્ર નો એ આમ જતો રહે બરોબર સહજ રીતે થયા કરવું ના સહજ ક્રિયા કરે જાગૃતિ જ મુખ્ય વસ્તુ એટલે આ છૂટું પડવું એ સહજ છે પણ તો પછી જાગૃતિ કોને કીધી છૂટું પડવાની ક્રિયા એ જ જાગૃતિ છે ને જાગૃતિ થી એ છૂટું પડી જાય સહજ જાગૃતિ મુખ્ય જાગૃતિ થી છૂટું પડી જાય જાગૃતિ થી પછી પરિણામ પણ સહજ થઈ જાય છે ના ના આ દેવ જુદા પડી જાય કસાયમાં જે છે એમાં એમાં શું શું સમજ્યા કરતા ભાવ ને એ બધું પણ ગણાય કસાયમાં શું શું ગણાય ક્રોધમાન માં આવેલો અને બીજું શું શું હોય એટલે કરતા ભાવ છે એવું બધું પણ ખરું કરતા ભાવ ને એવું બધું ઉભું થાય ના એ નહીં રસ ને રસ એ પણ જુદું એ નહીં તો ક્રોધમાન માં આવેલો માનવતા બદલ કીધું કોણ શું છે આધાર કહી શકે પરિણામ એ પરિણામ ઉભું કોનું થાય છે એ કસાય ચેતન પરિણામ જુદું કઈ રીતે પડે જાગૃતિ નું પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે હોય ના પણ આ પરિણામ મને શું કામ કહી જાય મેં શું બગાડ્યું છે એવું પરિણામ અને જાગૃતિનું ક્રિયાકારી પણ એટલે એનો ફોડ કઈ પડે કે જાગૃતિ ક્રિયાકારી થઈ તો શું થાય જાગૃતિ આવે એટલે પેલું જલ્દી પડી જાય તો એનું રિએક્શન કોઈ ના હોય એવું બને એનું રિએક્શન કોઈ ના હોય એવું બને એટલે અંદર માન કશાય થયો જાગૃતિ ખબર પડી જાય બીજા કોઈની ભૂલ નથી મારી ભૂલ છે એટલે જુદું પડી જાય છે આવો જે અહંકાર એટલે માન કશાય ઉભો થયો એનું વર્તનમાં એટલે સ્થૂળમાં પરિણામ પછી ઓગળી ગયું હોય ને સ્થૂળમાં પરિણામ પછી ઓગળી ગયું હોય ને ના અંદર ઉભું થયું એ જાગૃતિ થી એમને એમ ઓગળી જાય ને અંદર ઉભું થયું પરિણામ જાગૃતિ ઉભી થઈ તો એ પરિણામ એમને એમ ઓગળી જાય ને હવે છૂટું પડી જાય છૂટું પડે એટલે જવાબદારી ના એટલે નિર્માણ નથી જાય જવાબદારી ના આપણી જવાબદારી કરવી કર્મ બંધાય નહીં કે જવાબદારી કરે આપણે આપણે જવાબદારી મુક્ત થયા ના પણ આ પરિણામ ઉભું થયું એ પરિણામ આપણે જાગૃતિ ઉભી થઈ આપણે એમાં સંમત ના રહ્યા તો આ પરિણામ નું શું થાય એનું રિએક્શન સામાન્ય પહોંચે અથવા આ એમને હોવી જાય આ પરિણામ ઉભું થયું કસાય ભાવનું એ પરિણામ સામાન્ય અસર પહોંચાડે તો એનું શું સામાન્ય અસર પહોંચાડે સ્પંદન પહોંચે ને સામાન્ય પહોંચે ઘરે ના પહોંચે એટલે પોતે જાગૃતિ રહે તો ના પહોંચે ના કશું લેવા દેવા ના હોય એટલે એનું જવાબદારી છૂટી ગઈ નહીં એક તરફી ત્યાં કરી કર્યું સમજો ને પેલા કે લેવા દેવા ના મારા નામ પર ચિતરે મારા નામ પર મને સારું પહોંચે પણ મારે લેવા દેવા નહીં એટલે આ પરિણામ ને આપણે લેવા દેવા નથી માટે કોઈ નામ થાય તો હારું આમ થાય તો હારું બધું એમાં આપણને જોયું લેવા દેવા આપણે આપણે અમારા ધણી થાય તો હારું બધું ચિતરેલું હોય એમાં આપણે શું લેવા છે એને બહુ થઈ થાય એવું ચીતર્યું નથી એટલે આપણને એ બાજુ દ્રષ્ટિ જ નથી ત્યાં મુખ્ય વસ્તુ તો તરીકે પોતાના પરિણામ એટલે કે અંદર ઉભા થતા પરિણામમાં જાગૃતિ વર્તે તો પછી એન્ડ આવે જવાબદારી પોતાની પોતે જવાબદારી માંથી છૂટી જાય તો પછી આ જે પરિણામ ઉભા થાય એ તો સાવ નિર્મલ્ય થઈ ગયા હોય ને પોતાનો ટેકો નથી એ વિચાર નહીં કર્યા થાય છે એટલે પેલું આનું શું થશે સામાન શું થશે એ બધું ખરેખર જરૂર નથી આપણે જરૂર શું આપણે તમારો દોષ કાઢે તો આપણે દોષ જ ના કરી કશું લેવા છે અને એ ચિત્ર છે તો એને કેવી રીતે સુધારવું એ ઘર છે એ છે ડ્રોઈંગ બોર્ડ એમાં આપણે શું ડ્રોઈંગ મૂક્યા નહીં લો એના ડ્રોઈંગ મૂક્યા નહીં અને એને એને પોતે ચોખ્ખું કરવું હોય તો પોતે સુધારી લેવું જોઈએ પોતે પોતે પોતાનો જ ચોખ્ખો કરે છે બીજા નું ત્યાં કરે સબ એમાં જ ભાઈ પોતાના કામમાં જ ભાઈ એના ગ્લાસ લીધું ને ભગવાન શું થશે એની ચિંતા પણ એ એના કામમાં ને આપણે આપડે તું કશું કરતી નથી તું કશું એવું કરે છે નહીં મળે હું તો તું તું લોકો પોતાની શેષ નીકળે બધા ઉના અંદાજ નીકળે કોઈના લીધે સોરી કરેન પછી જડે જ ભલે ગયા ગયા તો ગયા ગયા પણ પહેરે નવા કોઈ ગયા પણ જૂનો છે ચાર થી આપણે એક વાત વાત નીકળી હતી વિતરાગ ના ફોલોવર્સ હોય બે ભાઈઓ તો નહીં લેવા નહીં દેવા બે પોતાની વેબસાઇટ કર્યા કરે બે પોતાની વેબસાઇટ કર્યા કરે લેવાય નહીં તું મારો ભાઈ ને હું તને આમ રાખું એવું તેવું હોય જ નહીં ને અને સંસારમાં તું મારો નાનો ભાઈ તને સાચવવો જોઈએ સંસાર વ્યવહારમાં એ બધું મમતા વાળું જ હતું અને આ બે ભાઈઓ હોય પણ લેવા દેવા નહીં કરતી બાપ દીકરો લેવા દેવા કશું લે નહીં લેવા એટલે આ જાગૃતિ ચૂકાય એને જ ભૂલ કીધી હતી